બોલતા એકદમ I think I studied that part of it. It's a study, but you cannot realize it. Well, realize it means that you have to, what do you mean to realize it? How do you realize it? They're going to ask you a question. Let's listen. See, there is a high skill, okay? ચિંતા પીક ને એ બધું કેવી રીતે આવે છે એ બધું ક્યાંથી આવે છે એમ So that's what I lock myself out of right now. Listen. Brahmin, why is it? Brahmin, who is it? देखो इसको चिंता नहीं बिल्कुल नहीं हाँ हाँ इसके लिए नहीं इसके लिए ब्राह्मण हो गया है आप ब्राह्मण नहीं हो और क्रोध मार रहा है लोग भी नहीं मोटा टेस्टेड होना चाहिए टेस्टेड अनटेस्टेड ने किया क्या करेगा अनटेस्टेड कोई बाजार में कोई खरीद नहीं करेगा वो टेस्टेड चाहिए अनटेस्टेड मटेरियल तो बहुत भी हिमालय में है सब जगह पे है untested Speak, speak He properly. said, huh? Speak this He's loud. saying that there are so many gnai. Gold with the, you have to test the gold. You want to know that this is The gold. purity of it. Huh? Please. Purity of it. You say how you test it. You તે know, પૂછે છે કેવી રીતે ટેસ્ટ કરવો ગુરુનો वो टेस्ट हो गया कोई अभी गाली देगा तो सब मालूम हो जाता है You curse him and then you ऐसा will know right ऐसा, away. ऐसा कोई करेगा तो मालूम हो जाएगा but then he gives you a sh- then he gives you a sharap. Then પછી એને શ્રાપ આપે કે છે તો પછી શ્રાપ આપે કે છે ગુરુ એને ગાળો આપો ગાળ આપો श्राप आपका कभी नहीं है। સાંભળો સાંભળો कोई आदमी श्राप आपे ऐसी ताकीद ताकत ही नहीं है Now we get him one. will never get mad. हाँ. अभी कोई कोई गुरु की ऐसी ताकत नहीं है कि श्राप दे सकता है वो उसको भी श्राप लगा है ना No guru will give you shrap. No If one he is can do real. it. No one can do it. And if Well, Then he will get it. Wait, wait, wait, श्राप देवे गुरु तो बहुत समझ जाता होता है That's वो ब्राह्मण हो गया होता है I ब्राह्मण love, I होता love है how the answer is coming out That's true. in the true sense. जो श्राप देता है But वो the ब्राह्मण problem is होता I है can't find that guru. you know, Oh, yes, like that. Right on tune. you know, you can't. Now that, that you can't find them. That's one. Number two. If we if we always read the katha, the word emanate from the Lord Shiva Shankar, as he gives this dialogue unto Gauri Shankar Parvati Devi. what happens? even even Vasishta Muni, Vasishta Muni puts her up. Narad Muni, he is so close to Bhagwan and he gives the sharap that any incarnation. They are true munis. Uh, ah. He's saying there are different kinds of people, munis. They are not oh. now. well then I want to, well I want to be like that muni then. <laughs> that's why I say. If you want to use now you understand why I say where am I going? This What makes him, as he said to me before, or you're saying that he says, that's why I wanted to hear from his mouth, not from nobody Right, else. right, right. Because if somebody give me second-hand information, then the shruti That's no good. is ruined. Right. It's no good, no value. અજ્ઞાન. અને અજ્ઞાન હોય એકદમ એની સાથે તમારે ડાયરેક્ટ વાતચીત કરવી હોય તો એની ઈચ્છા એવી છે કે તમને કાન માટે પેલું હિયરિંગ એડ આવે છે એને લાવી આપવું છે કે ભાઈ તમે ઇગ્નોર કરો છો એમ Yeah. No, no, Use the word. He is ignorant. Say, I am ignorant. I am ignorant. know I want to know, but I second-hand want to communicate as an ignorant Right. person. કે મારે I want to એક communicate because અજ્ઞાન I'm not- અજાણ માણસ તરીકે મારે ડાયરેક્ટ તમારી સાથે વાતચીત કરવી હોય बड़े बड़े डॉक्टर को देखने को तैयार हो गया तो ना बोलाया બડે બડે Telling doctor that big doctors also has told him, you know, हाँ but he doesn't want that. वो हमारा गुना का फल हमारे He, he, listen what is said listen Maharaj, ये गुना हमारा है इससे हम ऐसा गुना पूरा पूरा भोगना पड़ेगा Maharaj, I am limiting the relatives to me. I am limiting my source of intake of energy. That I can't shout too much. when I was singing at the harmonium, he thought I was singing English. I was singing. Somebody was asking me if I'm singing English. તને સમજાવે જેવું નથી I think what is one of the most corrupted things that people do on Vichalo. What is the corrupted things doing on the Vichalo? મોટામાં મોટો કયો ભ્રષ્ટાચાર થાય છે I am not the owner of this speech. Huh. I am not the owner of mine. Huh? I agree. So, without ownership I can't do. What? What? Dada, the love you share, I'm not picking it up. He shares, he shares out, but maybe because of my I am not the owner of this બસ body. એ જ કે તો તારું problem. પણ ખોટું લાગ્યું કે તમારે સાચું છે Okay. તને તને લાગ્યું I'm going to learn to read with right now. But of course I'm having problem because I would like to communicate with him tonight when I go to sleep, you know. हम एक भी आदमी का गुरु कभी हुआ नहीं हम गुरु होने वाला है પ્લીઝ સ્ટોપ ઇટ वर्ग की observer चाहिए गुरु होने वाला नहीं Did he? What did he? એ એમ કે છે દાદા सबको होता है अभी भी रात को होता है कितना आदमी को रात को तार सभी सभी आ जाता है ज्वाइंट होता है और हम हम उसका इला कहते सपना ख्वाब में आता है ख्वाब में आता है ड्रीम ख्वाब में भी आता है सब लोग का ख्वाब में हम हर रोज आता है हम हर रोज आखा दिन इसको ख्याल में रहता है आखा दिन ये तो चौबीस घंटे तक हमारे साथ तो दादा हर वक्त रहता ही है दादा रहता ही है हर वक्त हाँ बस उनके साथ You understand Hindi? Yeah, but not not as much. No. Yeah. He is always in the dreams of everybody. हम किसी को दुख होवे तो हमको हमको भेज दो दुख कोई किसी को हो रहा है छब्बीस अठारह दिन आदमी को कोई किसी को दुख नहीं हमको भेज दो All right. I'll come तुम्हारे out. सुख को जो कुछ देना है I'll वो make दे that रहा ભાવના વાળા બહુ ભાવના અહીં એવું નહીં ઘરનું બધું જુઓ કરો અહીં તો લખાવ્યું બધું પાછું આપી દે બધા તો એક વખત તમારે બે જણ જ લખે પેલા દીએ ચાર બીજા બધા તો નહીં બે તો બધા લખે પાછું આપી દે લિમિટમાં હોવું છે પ્રમાણમાં હોવું છે પ્રમાણ વજન પીડી શકે એવું હોવું જોઈએ મનમાં એમના થયું છે કે આવું મારે કેવું થઈ ગયું આવું એવો વિચાર આવ્યો ના આવે અને બહાર તો ગમે તે વિચાર એ તો અહંકાર પોષવા માટે બહાર તો અને આપણે તો અહંકાર પોષવા જઈએ તો અહંકાર ઉડતો બહાર કાર્યનો આપણે એ તો વિચાર જેમ ઘરના માણસ ઘરના માટે ખર્ચો કરી એ રીતે આવે વધારે પડતું એટલે નિર્બલ કહી દીધું પાછો બે પેલા પાંચ કિલો પાછો કેટલું અડચણ નહીં થાય તો ચાર બે બીજા ખર્ચા તરફથી ઉઠાયેલા એટલે એ લોકો લાખ સુધી આગળ છે ના અમે ઉતાર નાખે તમારે તમારે બીજું કામ ની બધું પતી જાય પછી આપજો ઉતાર ના એમના ચારે ભાઈ અમે કોણ ના આપે તો પોતાના માટે આપવા પોતાનું હું એને કહ્યું તારા માટે આપવા તારે જે આપવું યાર માર્ક કઈ લેવા અટકે એટલે મારું શું થશે એમ બોલે છે એટલે અટકે કે હું કરું છું એટલે અટકે અને નોકરી હતો એનો પગાર જ એક આપવાનો પાંચ વર્ષથી એક પગાર બાર એક પગાર આપી દેવાનો એટ પર્સન્ટ તેવીસ પર્સન્ટ પાંચ પછી તારે આખો આખી દુનિયાનું આવી ગયું બધું પાંચ હજાર થી વધારે કોઈ આપે નહીં એવું ઇન્ડિયા આપડે તો પંદર જણ ના સવા એક લાખ ને અગિયાર હજાર છે પેલા દસ પંદર ના કર્યા નઈ એટલે પાંચ હજાર ના હાથે એટલે કે છે શું ભયંકર દુઃખ હતું તે જણ કેવું ઉડાવ્યું તમે સુખમાં આવે ત્યારે તો બધો વાળી શકાય ને તમે વીસ લાખ હાલ એટલે ઇન્ડિયા વાળા આપવાનું શીખેલા છે ઇન્ડિયા વાળા છોકરા કરે છોકરાની ચિંતા કરે હું ચલાવનાર છું ને તો ચલાવનાર તો આપણા કર્મમાં ઉદય ચલાવે એમાં આપણે ચિંતા કરવાની કેવા કારણ ચિંતાની ગોઈજમ છે ખુલ્લો રોપાની ગોઈજમ વધારે હોય વધારે ચિંતા કરે ઓછો હોય તો ચિંતા કલ્પના જ કરવા જેવી નથી આ જગત માં એનું કશું બનતું જ નથી અને વિચાર નકામો જાય ચિંતા કરે નકામી જાય છે કશું બનતું નથી પોતાના હાથમાં સત્તા જ નહીં સત્તા હોય તો ચિંતા કરી બધું ગોઠવણી કરી નાખે નથી ચિંતાથી ઊંધું બગડતું જાય એના કરતા છવી બધી ચિંતા આવે છે કેવું શું ચાલે છે અને બધી ફાઇલો નિકાલ બધી કેવું સરસ ગોઠવેલી જગત છે તેની ચિંતા કરી પોતે ડકો હલાવે છે જો ચિંતા રહી નહીં ચિંતા કરનાર હોવો હું વસંતભાઈ છું તો ચિંતા બરાબર હવે તમે સફોકેશન થાય ભૂગોળામાં જયંતિબેન ભૂગોળામાં થાય તો આપણે જાણીએ જયંતિબેન ભૂગોળામાં થાય છે છો પછી જતું રહે પાછા યોગ આવે વિયોગી સ્વભાવના કેવા છે વિયોગી સંયોગ <laughs> અંજાર રાતે કોઈ બેઠા હોય હું દોઢસો બસો માં ભેગું થઈ જાય પેલો ઘરવાળા માણસ આઠ દસ અગિયાર ઉઠતા નથી પણ અગિયાર થયે ઉઠતા નથી અગિયાર થયે ઉઠતા એમ ચિંતા કરી કરી ચાર દાડો પણ એના કોઈ જોયા કરજો એ વિશે મને હાડા ને આવે <laughs> રાહ જુઓ દુઃખ દુઃખ તું રહું તો સારું તું રહું તો સારું એ બાધાઓ રાખે વિયોગી સભાના શું કહે આપણે વિનંતીઓ કરી કરી તમે છો તમને ગમ્યું કહે આપડે એવું કહેવાનું અને દુઃખ ને કહે તમે હતા તો ના અણગમો કઈ થયો નથી ગમે ના કહેવાય તો ભરભરી આવે અણગમો થયો નથી તમને એટલું તો કેવાય કે દુઃખ એવું દુઃખ આવ્યું હોય કે જેના થકી તમારા પાટલા બહુ નું પુણ્ય કામ કરે ને દાદા જેવા ને ભેગા કરી આપે તો એ સુખ ના અભાર તો માનવો પડે એ દુઃખ જ ખરું દુઃખ એ ખરું સુખ જે દુઃખમાં દાદા ભેગા ગયા ને એ દુઃખ ઉત્તમ ઉત્તમ નહી તો સુખ તો બહુ છકી ગયેલો હોય ને દાદા ભેગા હા એટલે એ એ પડને તો યાદ કરવી પડે દાદા એ પડ ને તો યાદ કરવી પડે કે હે પડ તું હતી તો દાદા મળ્યા સુખ માં થકી ગયેલો હોય થકી ગયેલો તો દાદા અત્યારે આપણને શું દુઃખ છે આપણે દાદા શું કામ પછી જયારે દુઃખ આવતા દાદા ભેગા ના થાય ભેગા ના થાય નવ પાંચ સવારે એ તો <laughs> કઈ નવરા જમવા કોઈ નવરું નથી આ કામ પેલા કામ જમવા નવરા હતા ત્રણ રાત્રે બેસી આવે મારે હજુ પડે જમાવી છે થોડા હીરાબાન માટે જમાવ્યું બાર માલ પણ બંગલા વાળા મકાન વાળા એટલા માટે ટેન્શન છે બંગલા ને મકાન ને ગાડી છે એટલા માટે ટેન્શન છે હવે એવા આવી ગયા છે કે છટકાય નહીં આ બાજુ ના જવાય કે આ બાજુ ના જવાય હવે વચ્ચે જવાનું દેખાવે <laughs> પ્રકાશ બોલું છું સારા માણસો આવો આવો પાણી આવો પ્રકાશ <laughs> <laughs> શું કરે કે નામ પાડ્યું એટલે શું થાય પોતે અંધારો થઈ ગયા પોતે પ્રકાશમાં આવવું છે એવું કે અંધારામાં રખાય પ્રકાશ નામ પાડ્યા પછી એ બરાબર એ બરાબર એ તો આ દુનિયા જ એવી છે કે તમે પેટમાં દુખાડો અને પછી અજમો પાકો આ પદ્ધતિ એવી થઈ ગઈ છે જીવાની પદ્ધતિ એવી થઈ ગઈ છે ટેન્શન લાવો અને ટેન્શન દૂર કરો પાછા બીજી કોઈ જિંદગી રહી નથી આવે નિરંતર માણસ છે શું કરવાના અડચણ તો હોય પણ શું કરવાના માણસ ફેસ તો કરવાના માણસો એ અડચણ તો ફેસ કરવાની જ ને માણસો એ અડચણ ફેસ કરવાની જાનવર ને જોતી માણસ ને કહી જતા માણસ જાનવર અડચણ માણસ કેટલું બંધ કરીને અડચણ હોય તો આખો બંધ કેમ નહીં કરી દેવાનું કે અર્ચણ હોય તો આંખો કેવી ને બંધ કરી દેવાય તો ફેશ કરી પણ ઉગારી આંખ બંધ કરી દેતી થી અર્ચણ હશે આ ઉગારી કે છે નહીં આ ઉગારી કે આખે બેટર જેવું હવે ઉગારી માં કે આંધા થી થી આવે ઉગારી સાત્રકાર કયો કે આખો જગત ઉગારી આ કે આંખું ભારત ને શું કહી રહ્યા છે એવું કઈ કરો કે ઉપાધિ ના રહે એવું શું કરીએ એવું શું કરીએ કે જ્યાંથી ઉપાધિઓ બધી જતી રહે ખરેખર પ્રકાશ છે પ્રકાશ ખરેખર છે ખરેખર કોણ છે ખરેખર તો હવે જે લાગે છે કોની દરવાજા કરે તો જમ ઘરે ગાડી લાગે ક્યાંય છે ખરેખર છે કે નહીં એ તો હવે ધીમે ધીમે ધીમે બહાર આવે ખરેખર છે કે નહીં એ ધીરે ધીરે બહાર આવે ખરેખર પ્રકાશ છે ને ખરેખર શું છે ખરેખર જસ્ટ કોમન માણસ હું મહાત્મા તમારી જેવો કોમન માણસ સામાન્ય માણસ ખબર ડિઝાઇન એમને દાદા પ્રશ્નમાં ખબર નહીં પડી કે પ્રકાશ એટલે શું તમે ડિઝાઇન ના માલિક છો you are the owner of the design this આઠ પાંચ પંચ્યાસી સાંજ રાત્રે Jain Patel can you No, I think you know I'm owner, and that's why it goes on. Owner છે એમ કે અને એ પ્રમાણે જીવે છે ઓનર છીએ અને એ એ પ્રમાણે જીવીએ છીએ ઓનર છીએ અને એ પ્રમાણે જીવીએ છીએ માલિક નથી જે માલિક નથી તે માલિક તરીકે માલિક જુદો બેસી ગયો બિચારો માલિક નથી તે માલિક તરીકે જીવે છે અને માલિક જે છે તે જુદો બેસી છે માલિક ને ઓળખી કાઢો ખરો માલિક તો ઉપર છે બધાનો ખરો માલિક તો ઉપર છે બધાનો ના ઉપર કોઈ બાપો નથી બધે ભાઈ આવ્યો બધો આકાશ જ છે માલિક અંદર જ બેઠો God is in every creature visible or invisible ઉપર કઈ બાપ તમને એવી ખબર પડે કે કઈ બોલવાનું છે ઉપર ઉપર કઈ બોલમાં કોને ખબર છે કઈ રહે છે કોને ખબર છે કે ક્યાં રહે છે ત્યાર પછી હું ગપ્પા મારું ઇનવિઝિબલ તારે મારી વચ્ચે ઘણા ક્રિએટર છે વાંકી દેખાય ના દેખાય ભગવાન ગોઠવેલા હા એ તો એક ભગવાન એક શક્તિ છે એક પ્રકારની એક શક્તિ છે ભગવાન તમારું સ્વરૂપ જ છે એ શક્તિ નથી ભાઈ તમારું સ્વરૂપ જ છે તમારું તમારી જાત જ છે સેલ્ફ જ છે એ બાર નથી ભગવાન બધા આપણે બધા એમ જતો હોઉં અને મારા મારે કામનું કોઈ છે તો એપ્રિશિએટ કરતું ના હોય તેમાં હું શું કરું મારો શું વાંક એમ શું કામ કરી તો કદર કરે જાય એટલે તો અડધી ઉંમર જતી રહી અટકી રહી હોય તો કદર ના કરે કદર કોઈએ ઉંમર તો રહી જાય કદર કોરવાની કદર કોરવાની વાત ખોરતા નથી એમ કે દાદા કે એ આટલું બધું બધા માટે કરે પણ એને કઈ જસ કોઈ જગ્યાએ દેખાતો જ નથી બધા લોકો અબજસ જ આવક કર્યા કરે છે આટલું બધું કરે પણ ક્યાંય જસ જેવું દેખાતું જ નથી અબજસ જ મળે મળવો એ આપણા કર્મના આધીન છે આ કાર્ય કરવું એ જુદી વાત છે માટે આપણે કર્મ કર્મના આધીન અબજસ મળે તે સ્વીકારી લેવો પણ પછી તો હૃદયમાં થયા કરે કે આપણે સારું કરીએ છતાં અભ્યાસ જ કેમ મળ્યા કરે સારું કરી તેનું ફળ નથી મળતું અભ્યાસ બીજું કરે તેનું ફળ મળે છે મળવાનું છે એની ખબર કેવી રીતે પડે કે સારું નું સારા નું ફળ સારું હોય જ નહીં ક્યારેય પણ ન હોય છે અમે ગેરંટી આપીએ પણ હવે બે પણ પણ આવું ભૂલો કરી ઓન ફળ મને મળ્યું એવું કેમ કહેવાય અમે ગેરંટી આપીએ છીએ કે તમે સારું કર્યા છે એનું ફળ બધું આવે આવવાનું છે આ તો પહેલા ખરાબ કર્યું તેનું ફળ આવ્યું છે તે આ જન્મમાં જ આવશે કે પછી બીજા જન્મમાં આવે સારું કર્યાનું ફળ આ જન્મમાં જ મળવાનું કે પછી બીજા જન્મમાં આ તો મળવાનું મોડું આવ થોડા વખત પછી મળવાનું આવું બગાડી નાખે ફેંકે કઈ નાખે આવો માણસ જીવે એને શું અર્થ છે પોતાને સમજાવી આપણે આવું સારું કર્યું છે ફળ ખરાબ છે ત્યારે એટલે પછી અકળાઈને માણસ ખરાબ કરવાનું શરૂઆત કરે એવું થાય માણસ અકડાઈ જાય અને કશું ના લાભ મળે અથવા કોઈ પણ પ્રકારનો જજ ના મળે એટલે ખરાબ રસ્તે પડી જાય આપણે લાભ હજુ આપવાનો તેને બગાડીએ છીએ ભારત ના રીતે અર્થ જ નહીં સારું જ આવશે એવું વિચારમાં આવે ના આવે ઘણી અંદર ચલાવીને ચાલે જ કરવાનું ઘણીમાં કે કઈ બીજા જે પણ આવું જીવન ના કેવાય એ કે છે ઘાણી ની અંદર બળદ ની માફક પીલાયા જ કરવાનું ક્યાં સુધી નવું પીલાયા કરવું ક્યારે ફળ મળે એમ એનો કોઈ ટાઈમ ખરો કોઈ લિમિટ ખરી એટલે છે અત્યારે પીલાય છે કામ કરવું એને કઈ બહુ સારું કહે આપણે એની કદર કરીએ કેટલાક માણસો એવા હોય છે કે સામે તમને હેરાન કરવાની વૃત્તિથી જ કામ કર્યા કરતા હોય તમે ગમે એટલું સારું કરવા માટે પ્રયત્ન કરો પણ એને તમારી પડેલી ના હોય તમને નુકસાનમાં જ ઉતારે પાછા માણસ નથી કરતા બધું તમારું કર્મ જ કરી રહ્યા છે માણસ બીજું કરતી માણસ ઠંડા જવાની નથી એ જો એને તે નહીં જો એ સારી હોય કુદરત તો જ અંદાજ ઉતરે ઉતરે નહીં પાકી બહાર ઉતરે માણસ કશું કરી શકતો નથી ખોટે ખોટું આવું મનમાં રાખીએ એટલે જરા તો વિચારવું જોઈએ ખોટી ઝઘડો પહેરીને એક માણસ અંદાજ ને બહાર લાતો માર મારી કરતો કેમ રાત બહુ ગંધાય સારી કે ગંધાય રાહ જોવામાં આવે છે સારું કરો છો ફરતો ગયા મારા એક તમારું સીધા મારતા આમાંથી આવી ગયા એમાં મારા હોય અને એમના આ હોય એમ કે છે એટલે તો બેન એવું કે છે કે એમને એવું લાગે કે તું કદર નથી કરતી એમ એવું નથી પણ એમ અને એ કે છે કે એટલે જ તો આવો વારો આવે કદર નથી કરતી એટલે જ તો આવો વારો આવે એવું નથી એમ કદર નથી કરતી એવું નથી એમ આવું જીવન જીવાય એ કદર ના કરે તો આપણે ચા પીવે ચા બનાવી પછી પી પછી જવું બહાર કરે શું કરે ચા બનાવે ત્યારે પીએ ને જાતે બનાવીને જતા હોય રોજ આવું કરે હવે નાખે જરા લેટ થયું તારે હવે મોડું થઈ ગયું તારે નાખે છે હવે જયારે બહુ મોડું થઈ ગયું તારે ના કે છે મોડું સમજ થઈ ગયું મોડું થઈ ગયું મોડું થઈ ગયું એવું મોડું થઈ ગયું એવું થઈ ગયું મોડું થઈ ગયું જગ પકડી ગયું જગ પકડતા પકડતા છે ઈ ઈ ઈ રિયાડી જો છોડી દે પછી છોડી નિરાશ બે જોડે ચા પીવે આ સીધો જગ મળી માણસો વ્યવહાર છો બહેરી જોડે નિકાલ કરતો ના આવડે બહેણે જ બોલાશે એવું નથી એમ કે એમ કે છે કે બધા બધા જોડે બહાર બધાની જોડે એડજસ્ટ થતો હોય પણ ઘરમાં જ કમ્પ્લેન કરતો તો એમ કે વ્યાજબી ના ગણાય એનું કોઈ કારણ તો ખરું ને કારણ કોઈ પણ કાર્ય કારણ સિવાય થાય નહીં એનું કારણ શું દેખાય તને કે કારણ તો પૂછો એ ન કારણ એ તો શી છે કારણ તારું પ્રાર્થ પ્રાર્થ જો કરે છે તે પ્રાર્થ નો ગાળો છે એને શું છે હા તો એટલા તો પછી શું કરવું તારે ગાળો કરવું શાંતિ માટે શું શાંતિ માટે ને ગાળો દઈને શાંતો પછી શાંતિ માટે શું કરવું પ્રારબ્ધ ને ગાળો દઈ બતાવો એટલા માટે આવ્યા છે એમ કે શાંતિ ની દવા બતાવો એટલા માટે આવ્યા છે એમાં સ્ત્રી નો શું દોષ છે તારે આવું દિવસ આવું પડે જા એડજસ્ટ થઈ જાય તને એ ખુશી તેમ આપે શું કરું આ દેશમાં કોઈ કોઈને કોઈ કહેનારું નથી અને તકલીફ છે કોઈ કોઈને કહેનારું તકલીફ એવું કેવું છે દાદા કે કોઈ કોઈને કશું કેનાર કોઈ નથી એટલે તકલીફ ઉભી થાય કોઈ વડીલ નથી વડીલ આમાં થઈશું કે જીવન સુધરી બગાડ્યું તો બગાડ્યું સમજણ ના પડી નથી આ જીવન જીવવું એની સમજણ નહીં હતી બગાડ્યું બગડેલું સુધારે એનું નામ માણસ છે બગડેલું હજુ સુધારે માર્કન વધારે મારે છે શું શું કરે છે કે એને મને થઈ જાય છો નુકસાન કશું નથી નુકસાન કઈ બસ જતા રહો ઘરમાંથી ઘરમાંથી બહાર જતા આપીને જતા આપીને જતા રહ્યા એમ કે છે નુકસાન કશું નથી કરતો પણ ઘર બાર એને ઓપીને હું જતો રહ્યો છું ગયા જતા રહ્યા છે બીજે એકલો રહે છે ધણી ક્યાં ગયો ધણી ના રહી કે આગળ નહીં એને નહીં પડતું મને કશું એમ સુખ નથી પડતો સુખ કશું નથી પડતું એમ મોડો દુખ્યો એના કામ દુખ્યા આપણે એના કરતા પછી લાવી બગડી હોય તો સુધારો પણ સુધરી બગાડો શું કરવું જો મારતી હોય તો જુદી તમે મારે છે બધા બે ધોરણ મારી તમે શું કરી સંભાવ વિચાર કરીશ હા પણ પરિણામ મસ્ત છે મારે તે હિસાબ લીધો છે આજકાલ જમાડે છે તે હિસાબ લીધો જમાડ જમાડે ગયો જમાડ થઈ મારે થઈ ગઈ છે આનો સાયન્સ લોકો સમજે નહીં હોવાથી લોકો જે દુઃખ આવે છે બીજો કોઈ આપે છે સ્ત્રી નથી આપતી નિમિત્ત છે બિચારી શું કરે અને મને જે દુઃખ આવે છે એ બીજો કોઈ આવે છે એ નહીં આવે એ નિમિત્ત છે પણ એવું થાય ત્યારે નિમિત્ત ને કેવી રીતે જુદું કરીને બંને ભેગા કરવા એ એ નિમિત્ત છે એનો દોષ નથી દોષ આપણો છે દાદા કોઈ હોય ભાઈ સુધી કોઈ કોઈ એની કદર કરતું નથી જયારે વસ્તુ જતી રહે તારે કદર કરે છે તકલીફ ત્યાં છે લોકો એમ કે છે કે જયારે હોય ત્યારે એની કદર નથી કરતા અને જતો રહે ત્યારે એની કદર કરે એ તકલીફ છે કદર કરાવશો નહીં આ બે કદર જગત માં કદર ખોરશો નહીં આ જગત બે કદર છે કેવું છે બે કદર ના ના કયું છે સત્યુગ કદર ખોરવાય છે બધી અત્યારે કદર ખોરવા હોતી અત્યારે છોકરા પાંચ લાખ રૂપિયા આપણે વારસો આપીએ તો એ છોકરો કહે છે તમે ના લાયક છે તમારે અક્કલ નથી તો એ પણ એને ચાલુ પડે કોણ પ્રકાશ કયા ગામમાં પ્રકાશ કેટલા તારીખ આવે શું ફેર જય હા આ ડિસ્ચાર્જ ભાવ એવી ઈચ્છા છે ભાવ વાપરીએ એ ઈચ્છા એ ભાવ બરાબર તો લોકો જગત જાણતું જ નથી ભાવ તો જો ખબર હોય ને તો માણસ પૂછાતું શું કહ્યું બરાબર ભાવ એટલે નહીં કરો કઉ છું કે આવો પધારો કે પછી મહેમાનમાં થાય કે કઈ એ ભાવ અંદરનો કઈ ચૂમા એ ભાવ એ ભાવ આવતા નકોજી ભાવ ભાવ ઈચ્છા શાકે જે ભાવ તો કઈક મન ના ભાવ તો મને અભાવ થઈ ગયા આ ભાવ ના ભાવ બે વસ્તુ જુદી છે કોણ કોલેજ ને ભાવ કે છે ના ઉત્પન્ન થાય ભાવ કે આ બધી જૂની વાતોને માણસી જ કાઢો દાદા સમજ જ નહીં પડતી પેલા તો એવા શબ્દો અમુક સાંભળેલા નહીં ને મગજમાં પુસ્તકો હોય હા પુસ્તકમાં હોય દાવા ચાલુ એટલા છેલ્લી વાત જાણે બોલે તો નિવડવાની દાદા ચોપડી આપણે વાંચીએ છીએ તો વાંચીએ ત્યારે તો બધું સમજ બરોબર પડે પણ કોઈ વખત આપણે કઈ યાદ કરવું હોય કે અમુક વસ્તુ માટે આપણે કેવું છે તો તે વર્ણન નહીં કરી શકાય યાદ નહીં આવે છે પણ આપણે જે પોતાનું કાર્ય કરતા હોય એની અંદર જરૂરી ટાઈમે ફિટ થઈ જાય તમને લાલ સિગ્નલ આપે કે ગ્રીન સિગ્નલ આપે ચેતવે આપણે પ્રજ્ઞા શક્તિ માટે કઈ કેવું હોય તો આમ ખ્યાલ નહીં આવે કે પ્રજ્ઞા શક્તિ તમને આત્મા તરફ લઈ જાય જયારે બુદ્ધિ તમને સંસારમાં રાખવા પ્રયત્ન કરે બુદ્ધિ આ બાજુ પ્રજ્ઞા શક્તિ પેલી રણછોડભાઈ ચોપડી છેલ્લી કરી નું તત્વ દર્શન બહુ સરસ અને દાદાની ભાષે ભાષા બધું જ અને એમાં પણ એમણે એમણે લખેલું છે કે દાદા ઇન્સાફ ઇઝ પરમાત્મા એમ અને બધા કે કે આત્મા એમ કે કે આ રીતે મેળવા આ રીતે પણ દાદા એ તો જીવી બતાવી દાઈબર ને દાદા ને બાઇબલ કે છે દાદા ને બધું કે છે શું કહ્યું સર્વસ્વ મને અહીંયા આયા તા ભેગા થયા તા આ ચોપડી લાયા તા મને ઇન્ટરેસ્ટ હતો તો ચુનીબેને કે ચાલ હેમંતા જઈએ તો આયા ને પછી બધી વાતો કરી મારી જોડે તો ચુનીબેને કે છે કે પૂછી ગઈ કે છે ઈચ્છા મારતા સ્વાદ સ્વાદ હમ જેવું હોય ઈચ્છા કાઠો નહીં બધી